जाके रही भावना जैसी પ્રભુ મૂર્તિ દેખી તિન જેના મનમાં જેવો ભાવ છે તે ભાવ પ્રમાણે ભગવાન દર્શન ઇન્દ્રદેવ આવ્યા છે સ્તુતિ કરી છે શોભી ગાય માતાએ ત્યાં શ્રી રાધા કૃષ્ણ ને દૂધ થી અભિષેક કર્યો અભિષેકનું તું જે ભેગું થયું તે આજે પણ ગિરિરાજમાં સુરભી કુંજ શ્રી રાધા કૃષ્ણનો સુંદર શૃંગાર સુવર્ણ સિંહાસનમાં શ્રી રાધાજી સાથે બ્રહ્માદિક દેવો નારદાદિક ઋષિઓ દર્શન કરવા શ્રી રાધા કૃષ્ણ ના દર્શન કરતા ત્યાં जय राधे जय राधे राधे जय राधे जय श्री राधे जय कृष्ण કૃષ્ણ જય કૃષ્ણ કૃષ્ણ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રાધે જય કૃષ્ણ જય કૃષ્ણ કૃષ્ણ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જય કૃષ્ણ જય કૃષ્ણ કૃષ્ણ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય કૃષ્ણ કૃષ્ણ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ जय श्री राधे जय कृष्ण जय कृष्ण कृष्ण जय कृष्ण जय श्रीकृष्ण जय राधे जय राधे राधे जय राधे जय श्रीराधे जय कृष्ण जय कृष्ण कृष्ण जय कृष्ण जय श्रीकृष्ण જય રાધે જય શ્રી રાધે જય કૃષ્ણ જય કૃષ્ણ કૃષ્ણ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જય કૃષ્ણ જય કૃષ્ણ કૃષ્ણ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધા કૃષ્ણના દર્શનમાં મન ધરાતું નારદાજ આવ્યા છે કીર્તનમાં તન્મય થયા છે ગોવર્ધન લીલાની કથા વધતા શ્રોતાઓના પાપને બહાર નાખી ગોવર્ધન મહોત્સવની જેમ ધામધૂમથી આપણે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવનો લાભ લેવાના છીએ ત્યારે બસમાં ભીડ કરીને આપણે અંતરાય રૂપ બનીએ નહીં oh ભગવાન છે પણ દેખાતા નથી પ્રભુએ સંસારમાં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે પરમાત્માએ નામે પ્રગટ રાખ્યું જે શક્તિ ભગવાનમાં છે એ જ શક્તિ શક્તિ ભગવાનના નામમાં પણ નામના દર્શન કરો નામનું સ્મરણ કરો નામનું ધ્યાન કરો સ્વરૂપનું ધ્યાન કરવું બહુ કઠણ છે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતા સંસારના ચિત્રો આંખના આગળ આવે ભગવાનના નામનું ધ્યાન કરો નામના દર્શન કરો નામનો જપ કરો નામ સાથે પ્રીતિ કરે તો જ મન શુદ્ધ થાય કેટલાક યોગીઓ પ્રાણાયામ પ્રત્યાહાર કરીને મનને શુદ્ધ તો કરે છે જેટલો સમય યોગાભ્યાસ કરે એટલો સમય મન શુદ્ધ અને શાંત કરે છે યોગાભ્યાસ છોડ્યા પછી યોગીઓનું પણ મન કોઈ કોઈ વખત ચંચલ થઈ જાય જ્ઞાનીઓ યોગીઓ પણ ભૂલ કરી બેસે પ્રાણાયામ પ્રત્યાહાર થી મનને જબરદસ્તી થી વશ કરે મનને પ્રેમથી સમજાવીને પ્રભુના માર્ગમાં વાળો જે મનને થી પકડે છે કોઈ દિવસ મન દગો કરે મનને પ્રેમથી સમજાવો વાસના એ જ વિષ છે તું ખરાબ વિચાર કેમ કરે છે તને માર પડશે તું બહુ દુઃખી થઈ મનને ભગવાનના નામમાં રાખો જગત બગડ્યું નથી મન બહુ બગડ્યું જગત બગડ્યું હોય તો જગતને કોણ સુધારી શકે જગતને સુધારવું અશક્ય છે તમારા મનને હાચવજો મન જેનું અતિ શુદ્ધ છે એને જગતમાં બગડેલું કઈ દેખાતું જ નથી જેનું મન બગડ્યું છે એને જ ખબર પડે છે જગત બગડ્યું છે જેનું મન ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે એટલે જગત પરમાત્માના સ્વરૂપે દેખાય માનવ નો જન્મ બગડેલા મનને સુધારવા માટે થયો મન હે ભગવાન ના નામ મારા ભાગવત ભગવાન નું નામ સ્વરૂપ છે ભાગવત નો એક એક સ્કંદ ભગવાન ના એક એક અંગ માં રહેલો છે દશમ સ્કંદ હૃદય છે હૃદયમાં પ્રાણ હોય છે રાસલીલા ભાગવત ના પ્રાણ આચાર્યોએ રાસલીલા ને ફલ પ્રકરણ માન્યું છે રાસલીલા એ ભાગવત નું ફળ છે રાસલીલામાં શુદ્ધ જીવ અને ઈશ્વર ઈશ્વરના ની કથા સ્ત્રી શબ્દ સામે આ પછી ઘણાને સ્ત્રીનું શરીર દેખાય ગંગા કિનારે સુખદેવજી મહારાજા કથા કરવા બેઠા છે કોઈ સ્ત્રી પુરુષના મિલનની આ કથા નથી કથાનો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે જે એક બે દિવસમાં જ મરવાનો છે તેને તક્ષકનાથ મારવા માટે આવવાનો છે જેનું મરણ બહુ સમીપમાં છે એને સંસાર સુખની શૃંગારની વાતો બહુ ગમતી નથી આ અલૌકિક લીલા છે આ શુદ્ધ જીવ મિલન નું વર્ણન છે દેહ ભાવ મર્યા પછી ગોપી ભાવ જાગે ગોપી હૃદય નો ભાવ છે મોટા મોટા ઋષિઓ ગોપી થઈને આવ્યા છે ઋષિઓને પણ કામ ત્રાસ આપે બંગલામાં જે રહે છે એને જ કામ ત્રાસ આપે છે એવું નથી જે જંગલમાં ઝાડના તળે બેસે છે કંદમૂળ ફળ ખાય છે એવા ઋષિઓને પણ કામ કોઈ કોઈ વખત ત્રાસ આપે કામ મરતો નથી કામ બુદ્ધિમાં સૂતેલો રહે છે એ જાગે છે ઋષિઓ પણ ગભરાય છે આ કામ બહુ બળવાન છે પાછળ પડ્યો છે શું કરીએ કામ મળતો નથી ને કાંટો છે કાંટાને કાંટાથી જ કાઢવો પડે જંગલમાં ચાલતા હતા પગમાં કાંટો વાગ્યો હવે ત્યાં સોય ક્યાંથી જ બીજો કાંટો હાથમાં લીધો પગમાં જે કાંટો વાગ્યો હતો એ કાંટાને કાંટાથી જ કાઢ્યો પછી બંને કાંટા ફેંકી દીધા કામ નો નાશ કામ થી જ કરવાનો કોઈ સ્ત્રી પુરુષ ને મળવાની ઈચ્છા એને કામ કે છે પરમાત્મા ને મળવાની ઈચ્છા એને જ ભક્તિ કે કામ નો વિષય બદલો કામ નો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો કામ પતન કરે છે કામનો વિષય જયારે પરમાત્મા બને છે તમે કોઈ માનવ ને મળો છો ત્યારે તમને સુખ થાય છે તમે ભગવાન ને મળશો તો કેવો આનંદ થશે તમે એવી ઈચ્છા તો રાખો મારે ભગવાન ને મળવું છે મોટા મોટા ઋષિઓ ગોટી થઈને આવ્યા છે શ્રી કૃષ્ણને કામ ભાવ અર્પણ કર્યો છે ભગવાનને મળવું છે પરમાત્મા સાથે એક થવું છે ભક્તિનો આરંભ ભેદ ભાવથી થાય છે ભક્તિની સમાપ્તિ અભેદમાં થાય છે આરંભમાં ભક્ત ને ભગવાન એવો ભેદભાવ રહે છે ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભક્ત કરતા ભગવાન બે મટીને એક થઈ જાય વેદાંતના ગ્રંથોમાં જ્ઞાનથી ભેદનો નિષેધ કર્યો છે ભક્તિ શાસ્ત્રમાં ભક્તિથી ભેદનો વિનાશ કર્યો વેદાંત એમ કે છે એક જ બ્રહ્મ તત્વ સત્ય છે આ જગતમાં જે કઈ દેખાય છે તે બધું માયા છે માયાનો વિલાસ છે લોકો સિનેમા જોવા જાય છે જ્યાં પડદા ઉપર અનેક ચિત્ર દેખાય કોઈ વખત એવું પણ ચિત્ર દેખાય છે જોરનો વરસાદ પડે જળ પ્રલય થયો છે સમુદ્ર ઉછળે છે એવું પડદા ઉપર ચિત્ર તો દેખાય છે પડદાનો એક ધાગો પણ ભીનો થતો નથી પડદો એ કોરો કોરો જ રહે છે પડદા ઉપર ચિત્ર દેખાય જ્ઞાની પુરુષો કે છે એક જ બ્રહ્મ તત્વ સત્ય છે બ્રહ્મ સ્વરૂપમાં માયાથી ચિત્ર વિચિત્ર જગત ભાષે છે આજે ચિત્ર દેખાય છે તે સત્ય નથી પડદો સત્ય છે જ્ઞાની પુરુષો નું બ્રહ્મ નિર્ગુણ નિરાકાર સર્વાધિષ્ઠાન પ્રકાશમય સર્વ સાક્ષી છે માયાથી જગત ભાષે છે જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ છે વૈષ્ણવ આચાર્યોએ આરંભમાં ત્રણ તત્વો માન્યા છે જગત જીવ અને ઈશ્વર આરંભમાં ભક્ત અને ભગવાન એવો ભેદભાવ હોય ભક્તિ જયારે બહુ વધે છે પછી જગત રહેતું નથી અને જીવ પણ રહેતો નથી ભક્તિ વેદનો વિનાશ કરે સાધારણ ભક્તિમાં ભક્ત ને ભગવાન એવો ભેદભાવ રહે છે અતિશય ભક્તિ વધ્યા પછી ભક્ત અને ભગવાન બે એક થઈ જાય છે રાસલીલામાં ગોપી અને શ્રી કૃષ્ણ એક થયા ને અર્પણ કરેલો કામ એ નિષ્કામ બન્યો સૂર્યને અંધકારનો સ્પર્શ થતો નથી પરમાત્મા શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ નથી જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન છે એ સમજી શકે શ્રી શ્રીધર સ્વામીએ રાસલીલાના આરંભમાં ભાગવતના શ્લોકોથી શબ્દોથી સિદ્ધ કર્યું છે શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ થયો નથી આત્મની અવરુદ્ધ સૌરત યોગમાયામ ઉપાશ્રિત આત્મા રામ અચ્યુત આવા વિશેષણો રાસલીલામાં ભગવાનના માટે આવે છે આ શબ્દોથી સિદ્ધ થાય છે શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ નથી નું જે સ્મરણ કરે ત્યાં કામ જાગે છે જેને જેને કામનો સ્પર્શ નથી એનું સ્મરણ કરો તો તમે પણ નિષ્કામ થશો તમે જેને યાદ કરો છો તમે જેનું ચિંતન કરો છો તમે એના જેવા થશો તેથી સંતો વારંવાર કે છે સંસારનું ધ્યાન ન કરો સંસાર કામમય છે સંસારમાં જ્યાં જુઓ ત્યાં કામનું જ રાજ દેખાય છે બધા જ કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે કામ એ જ સંસાર છે સંસારની સમાપ્તિ કામના વિનાશમાં થાય કામનો વિનાશ થયો કે સંસારની સમાપ્તિ થઈ ઋષિઓએ કામ ભાવ શ્રી કૃષ્ણને અર્પણ કર્યો છે શ્રી કૃષ્ણ નિષ્કામ છે નિષ્કામ ને અર્પણ કરેલો કામ નિષ્કામ બની જાય બીજ ને શેકી નાખે પછી ધરતીમાં વાવે તો એ બીજ માંથી અંકુર ઉત્પન્ન થતો નથી ભગવાન ને અર્પણ કરેલા કામ માંથી વિકાર ઉત્પન્ન થતો નથી કામ નો આધાર નિષ્કામ પરમાત્મા ગોપી પૂર્વ જન્મના મહાન મહાન ઋષિઓ તે જ ગોપી થઈને આવ્યા પરમાત્માને મળવું છે ભગવાનને કામ ભાવ અર્પણ કર્યો છે મળમૂત્ર ભરેલા શરીર સાથે સાધુ સંતો પણ રમતા શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે શ્રી કૃષ્ણ મળમૂત્ર થી ભરેલા શરીર સાથે રમતા છે ગોપીઓના શ્રીઅંગમાં મળ નથી મૂત્ર નથી રુધિર નથી હાડકું નથી ગોપીઓનું સ્વરૂપ ભગવાનના જેવું અતિ શુદ્ધ છે વિરહ અગ્નિમાં ગોપીનું ભૌતિક શરીર બળી ગયું પતિ પરદેશમાં હોય તો પતિવ્રતા સ્ત્રીને પતિનો વિયોગ બાળે છે વિયોગ અગ્નિ છે પરમાત્માના વિયોગમાં જીવને જયારે દુઃખ થાય છે શ્રી કૃષ્ણ વિયોગમાં જયારે પ્રાણ વ્યાપુ થાય છે ત્યારે પાંચભૌતિક શરીર બળવા લાગે છે સતત શ્રી કૃષ્ણ નું ધ્યાન કરવાથી ગોપીઓનું સ્વરૂપ શ્રી કૃષ્ણના જેવું દિવ્ય આ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી મળમૂત્રથી ભરેલા શરીર સાથે રમતા નથી ગોપીનું સ્વરૂપ અતિ દિવ્ય છે આ કામ લીલા નથી આ શુદ્ધ પ્રેમ લીલા એનો વાસનાનો પડદો દૂર થયો છે જે જીવ પરમાત્માને મળવા લાયક થયો છે એ જ રાસની વાસળી સાંભળી છે સવારે વાસળીની થોડી કથા કરી હતી એ વાસળી તો હરણીઓ પણ સાંભળે છે ની વાસળી ગાયો સાંભળે છે રાસલીલાની વાસળી જેનો વાસના નો પડદો દૂર થયો છે એ જ સાંભળી શકે આજ પણ શ્રી કૃષ્ણ વાસળી વગાડે વાસળી વગાડીને જીવને ભૂલાવે છે હું તને આનંદ આપીશ સંસારમાં તને સુખ મળશે દુઃખ ભોગવવું પડશે તું મારી પાસે આવજે આનંદ કોઈ સ્ત્રી પાસે નથી આનંદ કોઈ પુરુષ પાસે નથી સંસારના જળ પદાર્થમાં આનંદ નથી આનંદ ચેતન પરમાત્માનું સ્વરૂપ ભગવાન વાસળી વગાડે ભગવાન વાસળી વગાડીને જીવને ભૂલાવે છે મારી પાસે આવો છે અને તેથી સંસારમાં છે ભગવાનની વાસળી વિનાશ થયા પછી આ વાસળી સંભળાય આ તે શુદ્ધ મિલન છે ગોપીઓને પ્રભુએ વરદાન આપ્યું હતું શરદ પૂર્ણિમાની રાત્રે હું તમને મળ્યું છું જેનો છેલ્લો જન્મ હોય એને રાસમાં પ્રવેશ મળે છે ગોકુળમાં ઘણા વ્રજવાસીઓ છે ગોપીઓ છે બધાને રાસમાં પ્રવેશ મળ્યો નથી જેનો છેલ્લો જન્મ છે જેનો વાસનાનો પડદો દૂર થયો છે જે જીવ પરમાત્માને મળવા લાયક થયો છે તે જ રાસની વાસળી સામે છે આ અલૌકિક દિવ્ય માનવના બુદ્ધિમાં જે દોષ છે તેનો આરોપ ઈશ્વરમાં કરે કામ ભાવથી બુદ્ધિ બગડેલી છે પરમાત્મા તો નિષ્કામ છે રાસલીલામાં જેને કામની વાસ આવે છે એની બુદ્ધિ બગડેલી એને સત્સંગ કર્યો નથી અતિ શુદ્ધ મંગળમય લીલા છે ભગવાન વાસળી વગાડીને ગોપીઓને ભૂલાવે છે ગોપી દોડતી દોડતી જાય છે જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન છે એ સમજી શકે છે ગોપીઓનું વર્ણન સુખદેવજી મહારાજે જે કર્યું છે એ શબ્દોથી સિદ્ધ થાય છે ગોપીમાં સ્ત્રીત્વ નથી કોઈ સ્ત્રી કે પુરુષ જયારે બહાર જાય છે ત્યારે ઘણા ભાગે દર્પણમાં મુખ જોઈને જાય હું સારો લાગુ એવી ખાતરી કરીને બહાર જાય ગોપી શ્રી કૃષ્ણને મળવા જાય છે દર્પણમાં મુખ જોયું નથી ગોપી પ્રેમની મૂર્તિ છે ગોપીમાં સ્ત્રીત્વ નથી લિંપન प्रमृजन्त्योन्याः अञ्जन्त्यः काश्चलोचने व्यत्यस्तवस्त्राभरणा काश्चित् કૃષ્ણાંતિકમ એ ગોપી ઘરમાં લીપવાનું કામ કરતી તેના કાને શ્રી કૃષ્ણની વાસળી આવી શીખો અને હાથ ધોવાનું પણ ભાન રહ્યું એ હાથ શાણથી કરડાયેલા દોડવા લાગી ગોપી શૃંગાર કરવા માટે બેઠી હતી શ્રી કૃષ્ણની વાસળી કાને આવી એને પ્રભુ મિલનની એવી તીવ્ર ઈચ્છા હતી આંખમાં મેં સાંજવાની એની એવી કઈ ભૂલ છે આંખમાં કણકું આંજીને જોવા લાગી કોઈ દર્પણમાં મુખ જોઈને બહાર ગઈ નથી ભક્તિમાં સ્ત્રીત્વ નથી આ શુદ્ધ જીવ ઈશ્વરના મિલનનું વર્ણન છે આ શબ્દોથી સિદ્ધ થાય છે સુખદેવજી મહારાજે કોઈ ગોપીનું નામ લીધું નથી અન્યા થયા પછી ગોપી ભાવ જાગે દેહ ભાવ મળ્યા પછી ગોપી ભાવ જાગે છે કોઈ ગોપીનું નામ લેતા નથી ગોપી દોડતી દોડતી જાય છે આજ સુધી ગોપી શ્રી કૃષ્ણ પાસે જાય ત્યારે કોઈ પણ સખીને સાથે લઈને જતી હતી એકલી જાય નહીં આજે ગોપીને પ્રભુ મિલનની એવી તીવ્ર ઈચ્છા છે જગતમાં હું અને મારા કૃષ્ણ અને બે જણા છીએ ત્રીજો કોઈ નથી ગોપીની દૃષ્ટિમાં આજે જગત નથી आजगमो अन्योन्यम अलक्षित उद्यम अलक्षित उद्यम यासांता अलक्षित उद्यम जगत में कोई स्त्री नहीं पुरुष नहीं आ जगत में हूँ भगवान अमे बे जना तीजो कोई नहीं आज सुधी श्री कृष्ण पास जाए तेरे कोई पन सखी ने साथ लई ने जती आज કઈ ખબર જ નથી જગતમાં કોઈ સખી નથી જગતમાં કોઈ સ્ત્રી નથી પુરુષ નથી હું અને મારા ભગવાન અમે બે જ જન્મી દોડતી દોડતી ગઈ છે પ્રભુએ સ્વાગત કર્યું છે ગોપીઓને મહાભાગા સંબોધન આપ્યું છે ભાગશાળી છે જેને પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા થાય છે એ ભાગશાળી બહુ પૈસા કમાવે અને બહુ સુખ ભોગવે એ ઠીક છે જેના માથે મૃત્યુ છે જેને મરણની બીક છે એ ભાગશાળી છે પરમાત્માને મળવાની જેને તીવ્ર ઈચ્છા છે એ જ ભાગશાળી ગોપીઓ દોડતી રહી છે તમે ભગવાનને મળવા માટે દોડતા દોડતા ભલે ન જાઓ થોડું થોડું ચાલો આગળ વધો સંયમ વધારો ભક્તિ વધારો ઋગ્વેદમાં વર્ણન આવે છે ચરહી વહીથી ચરહી વહીથી બેસી રહેશો નહીં ચાલો ભગવાનના ચરણે પહોંચવું છે ભગવાનના ધામમાં જવું છે પ્રયત્ન કરો પરમાત્મા પ્રયત્નથી મળે છે સંસારનું સુખ પ્રારબ્ધમાં જે લખ્યું હોય તે મળે છે ગોપી તો ભગવાનને મળવા માટે દોડતી દોડતી ગઈ છે તમે દોડતા ભલે ન જાઓ પ્રભુના માર્ગમાં આગળ વધો ભોગમાં સંતોષ માનો ભક્તિમાં લોભ રાખો પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા રાખો કૃષ્ણ કનૈયા